ગુરુદત્તાત્રેય સ્વામી શ્રી સંતરામ મહારાજના સ્વરૂપમાં પ્રગટ થયા આપણા શાસ્ત્રોમાં વર્ણન છે ગુરુ દત્તાત્રેય અવતારની સમાપ્તિ નથી ગુરુ દત્તાત્રેય ભગવાન આજ પણ વિરાજેલા છે કલયુગમાં ગુરુ દત્તાત્રેય ભગવાન આવા મહાપુરુષોના સ્વરૂપમાં પ્રગટ થાય આપણે બધા બહુ ભાગશાળી છીએ પૂર્વજન્મમાં કઈ પુણ્ય કર્યું છે તેથી આ પવિત્ર ધામમાં પ્રત્યક્ષ શ્રી દત્તાત્રેય સ્વામીનું સ્વરૂપ સંતરામ મહારાજના આપણે દર્શન કરીએ છીએ કે અનેક જન્મના નું આ ફળ છે સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ અધિકાર સિદ્ધ થયા પછી સદગુરુદેવ સત્શિષ્ય પાસે આવે જગતમાં સદગુરુ દુર્લભ નથી સત્શિષ્ય દુર્લભ ગુરુદેવ ના દર્શન થતા નથી એનું એ જ કારણ છે આ જીવ લાયક નથી સૂર્યનો પ્રકાશ સર્વત્ર હોવા છતાં ઘુબડ ને સૂર્ય ના પ્રકાશ માં અંધારું દેખાય છે કારણે સૂર્યનો પ્રકાશ દેખાતો નથી એ ઘુબડના આંખનો દોષ છે આ જીવ લાયક નથી તેથી સદગુરુદેવ ના દર્શન થતા નથી આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે સંતો વાયુમંડળમાં ફરે છે અને સત્શિષ્યને શોધે છે સંતોને કાળ મારી શકે નહીં સંતો અમર હોય છે મોટા મોટા રાજાઓને જગત ભૂલી જશે તુલસીદાસ મહારાજ ને જગત નહીં ભૂલે તુકારામ મહારાજ ને મીરાબાઈ ને જગત નહીં ભૂલે સંતો અમર છે સંતો આજ પણ છે સંતોનું પાંચ ભૌતિક શરીર આપણને દેખાતું નથી સંતોનું આધ્યાત્મિક આજી દૈવિક સ્વરૂપ આજ પણ છે અધિકાર સિદ્ધ થયા પછી પરમાત્મા જીવાત્માને સદગુરુ રૂપે મળવા આવે છે સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ બંને એક જ હોય આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન આવે છે પરમાત્મા કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ સર્વથી શ્રેષ્ઠ છે પરમાત્મા સર્વશક્તિમાન છે તો પણ સંતોએ એવું વર્ણન કર્યું છે ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ ઘણા ભાગે ભગવાન ન્યાયાધીશ નું કામ કરે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા સંસાર સુખ દુઃખ આપે છે જે જેવું કર્મ કરે એવું એને ફળ ભગવાન આપે છે ભગવાન પણ એવું બતાવે છે હું કર્માધીન છું તમે જેવું કરશો તેવું ફળ મળશે સદગુરુદેવ માં એક એવી શક્તિ છે સદગુરુદેવ વિધાતાના લેખ ને ભૂસી નાખ્યો સદગુરુદેવ અતિશય કૃપા કરે તો પ્રારબ્ધ નો પણ કરે છે એનો નવો જન્મ થાય છે અમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં કોઈ સંતમાં વિશ્વાસ રાખો કોઈ પણ સંતને ગુરુ માનો સંતોના ચરિત્રો વાંચો જે સંત નું ચરિત્ર તમને બહુ ગમે એ સંત સંતને મનથી ગુરુ માનો સંતનું ચરિત્ર તમને બહુ ગમે કોઈ પણ સંતને ગુરુ માનવાની બહુ જરૂર છે તમે સંતને ગુરુ માનશો તમારી એમને દયા આવશે સંતને લાગણી થાય છે મારા એનો વિશ્વાસ તમારે કલ્યાણ કરવું છે સંતને જયારે લાગણી થાય છે ત્યારે જીવન સુધરે છે કોઈ સાધુ સંત સાથે એવો સ્નેહ કરો કે ભગવાન ભગવાનના ધ્યાનમાં સેવા પૂજામાં એ કોઈ દિવસ તમને યાદ કરે સંતોનો એક નિયમ હોય છે અભિપ્રાય કરે છે જગત હોવા છતાં ગુરુદેવ શિષ્યને પ્રલય બતાવે છે કોઈ સદગુરુદેવ પ્રેમથી શિષ્યના માથે હાથ પધરાવે અને તે જ ક્ષણે એને પરમાત્માના દર્શન કરાવે માથી વિખૂટો પડેલો બાળક રડતો હોય એ બાળકને તમે પૈસા આપો કે મીઠાઈ આપો એ શાંત નહીં થાય એને માં જોઈએ છે એની માને ખબર પડે કે બાળક રડે છે માં દોડતી આવે છે અને બાળકના માથે જ્યાં હાથ પધરાવ્યો બાળક સમજી જાય છે કે મારી માં આવી ગઈ એક માના હાથમાં એવી શક્તિ છે બાળકના માથે હાથ પધરાવે તો રડતો બાળક શાંત થાય સદગુરુદેવના હાથમાં કેવી શક્તિ હશે જે હાથે કોઈ દિવસ પાપ કર્યું જ નથી જે હાથ અતિશય પવિત્ર છે સદગુરુદેવ નું વરદસ્ત માથે આવે તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાવે મંત્ર દીક્ષા કરતા પણ સ્પર્શ દીક્ષા શ્રેષ્ઠ શરીરમાં છે તે આંગળી સરસ લાગે છે એકાદ આંગળીને કોઈ કાપી નાખે આ શરીરથી હાથથી આંગળીને અલગ કરે પછી તે આંગળીને જોતા ઘૃણા આવશે આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે ત્યારે આંગળી સુંદર લાગે છે કોઈને પણ ઈશ્વર થી અલગ ન કરવું સર્વને ઈશ્વરમાં જુઓ સર્વને ઈશ્વર સાથે જુઓ કોઈ કોઈ વખત ભગવાન ભક્તોની સેવા કરે ભક્તો સાથે ભગવાન રમે છે ભગવાનને ભક્તની સેવામાં આનંદ આવે છે જીવ બ્રહ્મ ચિંતન કરતો કરતો બ્રહ્મરૂપ થાય એ જ્ઞાની ની કૈવલ્ય મુક્તિ છે અતિશય જયારે ભક્તિ વધે છે ત્યારે ભગવાન ને ભક્તો સાથે રમવાની ઈચ્છા થાય કોઈ કોઈ વખત ભગવાનને ભક્તની સેવા કરવા એનો સ્વભાવ શાંત છે એને મળતા પેલા મુક્તિનો જેવો આનંદ મળે છે માનવના નું કારણ એનો ખરાબ સ્વભાવ છે માનવ સ્વભાવને સત્કર્મ અને સત્સંગ કરે તો સ્વભાવ સુધરે આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરે તો કથા સફળ છે કથા સાંભળ્યા પછી જેને પાપ છોડવાની ઈચ્છા થતી નથી કથા સાંભળ્યા પછી જેનો સ્વભાવ સુધરતો નથી કથા સાંભળ્યા પછી જેને પ્રભુમાં પ્રેમ થતો નથી સમજે કે મેં કથા સાંભળી જ નથી મેં તો સાંભળી પણ આ મહારાજ ને હજુ બરાબર કથા કરતા જ આવડતી મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે શાંતિથી કથા સાંભળતા હોય કથા સાંભળ્યા પછી તમને પાપ છોડવાની ઈચ્છા થવી જોઈએ કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરવો ભગવાનના દર્શન માનવ શરીરમાં જ થાય માનવ પાપ છોડી શકે છે માનવ સાવધાન રહે તો સર્વકાળ માનવ ભક્તિ પણ કરી શકે છે પાપ છોડવું અને સર્વકાળ ભક્તિ કરવી એ શક્તિ માનવને જ પ્રભુએ આપી છે માનવેતર કોઈ પાપ છોડી શકતા નથી માનવ માનવેતર કોઈ ભક્તિ કરી શકતા નથી માનવ શરીરમાં વિશેષતા એ છે ભોગ અને ફરવા બંને મળે બીજા બધાને ભોગ જ મળે માનવને વિવેકથી સુખ ભોગવીને માનવ ભક્તિ કરે તો માનવ ને ભગવાન પણ મળે જ્ઞાન ભક્તિ ભક્તિથી પ્રગટ થાય ભક્તિ માણસે અને જ્ઞાન વૈરાગ્ય બાળકો છે પરમાત્મા સાથે પ્રેમ કરે પરમાત્માનું ધ્યાન સ્મરણ સતત કરે મનને ભગવાનમાં સ્થિર રાખવું કઠણ છે આંખ ભગવાન માં રાખવી જાગૃત અવસ્થામાં મન આંખમાં રહે છે આ અર્જુન ને કહ્યું છે અર્જુન જ્ઞાન તો હું આપું છું મત સ્મૃતિ જ્ઞાનમ અપો અનંત છે જ્ઞાન ભગવાન આપે છે અને ત્યારે બુદ્ધિમાં સ્થિર થાય છે ભક્તિ કરવાથી અજ્ઞાન દૂર થાય છે ભક્તિ કરવાથી ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય અજ્ઞાન દૂર થયું કે તે ક્ષણે જ્ઞાન પ્રગટ થાય આપણને પથ્થરમાં મૂર્તિ દેખાતી નથી કારીગરની દૃષ્ટિ બહુ સૂક્ષ્મ હોવાથી કારીગરને પથ્થરમાં મૂર્તિ દેખાય છે કારીગર એ પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી મૂર્તિને ઢાંકનારો જે ભાગ છે એને યુક્તિથી કાઢી નાખે મૂર્તિને ઢાંકનારો ભાગ એને કાઢી નાખે તો પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય જ્ઞાન તમારા હૃદયમાં છે ભગવાન તમારા હૃદયમાં છે વાદળ નામ શબ્દથી શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રેમ કરે ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય જ્ઞાન પ્રગટ થાય છે ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ ભગવાન જે ભગવાનની ભક્તિ કરે છે ભગવાન એના ઘેરા તમે ઈચ્છા રાખો કે મારા ઘેર ભગવાન આવે મારા ઘેર ભગવાન ભોજન કરે મારે તે જોવું છે પરમાત્માને કોઈ આમંત્રણ આપી શકે નહીં પ્રભુ સાથે એવો પ્રેમ કરો કે ભગવાનને તમારા ઘેર આપવાની ઈચ્છા થાય ભક્તિ તેની સફળ છે કે જયારે ને ભૂખ લાગે ભક્તિ તેની સફળ છે સંસાર વૃક્ષ છે આ વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે એક પક્ષીનું નામ છે જીવ બીજું જે પક્ષી છે એનું નામ છે શિવ જીવ રૂપી પક્ષી વિષય રૂપી ફળ ખાય છે છતાં દુર્બળ છે બીજું જે પક્ષી છે એ સાક્ષી ભાવે જુએ છે જીવ વિષય રૂપી ફળ ખાય છતાં દુર્બળ રહે છે પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે પોતાના સ્વરૂપમાં સ્થિર છે એ પુષ્ટ છે ભગવાન ખાતા નથી ભગવાન પાણી પીતા નથી ભગવાન તો બધાને ખવડાવે છે ભગવાન વિશ્વભર છે ખરેખર ભગવાન ને ભૂખ લાગી જાય તો ભગવાનની ભૂખ પણ ભગવાનના જેવી જ છે ભગવાનની ભૂખ કોણ શાંત કરી શકે પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી ભગવાનને પ્રેમની ભૂખ છે પરમાત્મા જીવને પ્રેમ આપે છે અને પરમાત્મા જીવ પાસે પ્રેમ જ માગે છે ભગવાન સદાના માટે પ્રેમના ભૂખ્યા છે મનને એક મિનિટ પણ પાપ કરવાની રજા આપશો નહીં તમારી રજા લઈને જ મન પાપ કરે આત્માની પ્રેરણા વિના મન પાપ કરી શકે જ નહીં મન તો નોકર છે આત્મા માલિક છે તમારા મનને કોઈ સારા કામમાં પરોવી રાખે તમારા મનને શ્રી કૃષ્ણ કૃષ્ણથી દૂર જવા દેશો નહીં મન જયારે ભગવાન થી દૂર જાય છે ત્યારે જ પાપ કરે છે તમારા મનને ભગવાનના માં રાખો ચરણમાંથી હટી જાય તો નામ માં રાખો નામ માંથી ભગવાન મન હટી જાય તો ભગવાન ભગવાનની લીલામાં મનને રાખો મન ઈશ્વરથી દૂર ન જાય જ્યાં અતિશય પ્રેમ છે જ્યાં અતિશય પવિત્રતા છે ત્યાં પરમાત્મા આવે છે ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય ભગવાન ની ભક્તિ ભગવાન ના માટે ભક્તિ નું ફળ ભગવાન છે મારા ઘેર ભગવાન આવે મારા ઘેર ભગવાન ભોજન કરે તમારા ઘરમાં ભગવાનની સ્થાપના કરો પ્રેમથી પ્રભુની પૂજા કરો ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના દર્શન કરતા કરતા મનથી ભગવાનનું સ્મરણ કરતા ભગવાનના નામનો જીભથી જપ યાત્રા કરવાથી યજ્ઞ કરવાથી દાન આપવાથી પુણ્ય વધશે પુણ્ય વધે છે ત્યારે અભિમાન પણ વધે છે પુણ્ય નો અભિમાન પાપ કરાવે છે તમારા ઘરમાં શાંતિથી બેસીને જપ તમારું ઘર પવિત્ર થશે તમારા ઘેર જે આવ્યો હોય એને પણ ભક્તિ કરવાની ભાવના થશે કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણનું વર્ણન વેદોમાં જીવનમાં ત્રણની જરૂર છે કર્મ ચિત્ત શુદ્ધિ માટે છે ભક્તિ મનને એકાગ્ર કરવા માટે છે અને જ્ઞાન એ સર્વમાં ના દર્શન કરવા માટે છે વાસન ઉપર કાટ ચડે છે પછી તમે અનેક વાર ઘસો તો પણ જલ્દી સ્વચ્છ થશે મન ઉપર અનેક જન્મનો વાસનાનો કાટ ચડ્યો છે મન અનેક જન્મનું બગડેલું છે માનવ જગત ને જુએ છે પોતાના મનને જોતો નથી મન બહુ જ બગડ્યું છે તન અને મનને કોઈ સારા કામમાં પરોવી રાખો સતત સત્કર્મ કરવાથી તનની મનની શુદ્ધિ થાય છે મનને નવરાશ મળે ત્યારે પાપ કરે છે મન ને નવરાશ મળે છે ત્યારે જ ખરાબ વિચાર કરે છે તમારા મનને કોઈ સારા કામમાં પરોવી રાખો તમે બધા માલિક છો મન એ તમારો નોકર છે પણ આ નોકર બહુ તોફાની છે એ તમને ખાડામાં ઉતારશે તમને રડાવશે આ નોકર ને કોઈ સારા કામમાં પરોવી રાખો સતત સત્કર્મ કરો અતિશય થાક લાગે પછી આરામ કરો તમને એવી ખાતરી થાય કે પથારીમાં પડ્યા પછી બે ત્રણ મિનિટમાં મને ઊંઘ આવશે હવે બહુ થાક લાગ્યો છે ત્યારે સુઈ જાઓ કેટલાક લોકો એવા હોય છે ઘરનું કામ જ્યાં પૂરું થયું કે પથારીમાં પડે છે તમને જલ્દી હું આવતી નથી અને નિદ્રા જલ્દી ન આવે તો પથારીમાં મન પાપ કરે છે કેટલાક પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરે છે હવે ભાવ વધશે કે ભાવ ઘટશે ચિંતન કરશે ચિંતન કરશે તમને બી ખાતરી થાય કે પથારીમાં પડ્યા પછી બે ત્રણ મિનિટમાં મને ઊંઘ આવશે સુઈ જાઓ ત્યાં સુધી જપ કરો ત્યાં સુધી કોઈ સારું કામ કરતા રહો અતિશય થાક ન લાગે ત્યાં સુધી આરામ ન કરો આરામ એ હરામ છે જે બહુ આરામ કરે એ રામથી દૂર જાય અતિશય થાક લાગે પછી આરામ કરો યોગ્ય છે તન અને મનને કોઈ સારા કામમાં પરોવી લાગે કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે છે ભક્તિ મનને એકાગ્ર કરવા માટે મનને ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનના નામમાં રાખે એને ભક્તિ કહે છે કેટલાક લોકો તો એવું સમજે છે કે ભક્તિ માર્ગ તો બહુ સરળ છે ભગવાન ને ભોગ ધરવાનું આરતી કરવાની પછી ખૂબ પ્રસાદ ખાવાનો ભક્તિ થઈ ગઈ ભક્તિ કરવી સરળ નથી બહુ કઠણ છે ભક્તિનો આશ્રય છે મનને મૂર્તિમાં રાખો મનને મંત્રમાં રાખો મંત્રમાંથી મન હટી જાય તો મનને ભગવાનના સ્વરૂપમાં રાખો સ્વરૂપમાંથી મન હટી જાય તો મનને ભગવાનના નામમાં રાખો મંત્રને મૂર્તિમાં મનને સ્થિર કરે તેને ભક્તિ કહે છે કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે છે ભક્તિ યોગ મનને એકાગ્ર કરવા માટે છે અને જ્ઞાન યોગ સર્વમાં પરમાત્માના દર્શન કરવા માટે છે કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણની જરૂર છે આ ત્રણ કોઈ ગૌણ નથી તમારે કોઈ પણ વિસ્તાર કરવું હોય તો ત્રણ ભેગા કરવા પડે છે લોટ જોઈએ ઘી જોઈએ અને ખાંડ જોઈએ ત્રણ ભેગા કરો તો મિષ્ટાન થાય છે બ્રહ્મ રસો છે લાડુમાં મુખ્ય શું છે કદાચ કોઈ એવું માનતો હશે કે ઘીની કિંમત વધારે છે અને લોટ ની કિંમત બહુ ઓછી છે એટલે લોટ ઘઉં છે ઘી મુખ્ય છે અને લોટ ઘઉં નથી લોટ ન હોય તો લાડુ થાય જ ને ઘી અને ખાંડના ગોળા ખવાય લોટની જરૂર છે ઘીની જરૂર છે અને ખાંડની પણ જરૂર છે કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણની જરૂર છે આ ત્રણમાં કોઈને ગૌણ માનશો કેટલાક જ્ઞાની પુરુષો ભક્તિને ગૌ સમજે છે કેટલાક ભક્તો ધર્મને ગૌ સમજે છે આપણા શાસ્ત્રોમાં એવું કઈ લખ્યું નથી કે ધર્મ ગૌણ છે ભક્તિ ગૌણ છે ત્રણે મુખ્ય છે વેદોવક્રણ કાંડ કર્મકાંડ ભક્તિ કાંડ અને જ્ઞાન કાંડ ગીતાજીના પણ ત્રણ પ્રકરણ માન્યા છે ગીતાજીના પ્રથમ અધ્યાય થી છઠ્ઠા અધ્યાય સુધી કર્મ પ્રકરણ છે સાતમા અધ્યાય થી બારમા અધ્યાય સુધી ભક્તિ નું વર્ણન છે તેરમા અધ્યાય થી અઢારમા અધ્યાય સુધી જ્ઞાન નું વર્ણન છે કર્મ ભક્તિ અને જ્ઞાન ત્રણની જીવનમાં જરૂર છે ચિત્ત શુદ્ધિ કર્મથી થાય છે મનની એકાગ્રતા ભક્તિથી થાય છે જ્ઞાનથી હૃદય વિશાળ બને છે જ્ઞાનથી સર્વમાં પરમાત્માનો અનુભવ કરવાનો છે વિષય આનંદ મનને ચંચલ બનાવે છે વિષય આનંદ આરંભમાં દુઃખ આપે છે પરિણામમાં પણ દુઃખ આપે છે મધ્યમાં સુખનો ભાષ Amém.